તેથી તે કહેતા હતા કે ભારત દેશનો મોક્ષ છે બીજા એ પક્ષપાતી નતા કારણ કસાય આત્મા એ ત્યારે થાય કસાય આત્મા હું કરું છું ભાન થાય ત્યારે કસાય આત્મા આ બધું હું જ કરું છું એ લોકોને હું કરું છું બોલે બોલે ખરે આ બે કરી પડે બહાર નહીં ભગવાન જ કરે શું કહે નહી તો પછી હું કરતા ને હું કરતા થયો ત્યાંથી એને ક્રેડિટ ડેબિટ જુદા ખાતા પડી જાય ક્રેડિટ નું કર્યું ડેબિટ નું ક્રેડિટ ડેબિટ નહીં ખાતું નહીં એટલે પુનર્જન્મ જ ના સમજાય વિષયમાંથી કસાય એટલે એ પ્રકૃતિમાંથી વિકૃતિ એમ ના કહેવાય પેલા પ્રકૃતિક છે પેલા પ્રાકૃતિક છે બીજા આ બધા કસાય વાળા એ વિકૃતિ એમ ના કહેવાય એ તો વિકૃત માનવો છે એમ ના કહેવાય વિકૃત વિકૃત ને કૃષ્ણ ભગવાન શું કહ્યું કે તું વિકૃત નથી તું વિકૃત તું માની બેઠો છે કે ઇન્દ્રિય ઇન્દ્રિયો વર્તે છે તું શું કામ ઉભો ઇન્દ્રિયો ઇન્દ્રિયોમાં વર્તે છે તું શું કામ મનમાં લગાવ મને આ ન્યાય કર્યું દાદા વિનોબાજી હંમેશા આ પ્રક્રિયાની વાત કરતા પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ એટલે આપ આજે દશાએ આત્માની જે વાત કરી એ એક વિકૃત દશા ન કહેવાય વિકૃત દશાની જરૂર છે તો તાપમાં ઉનાન કે કઈ મજા આવે ઉનાન બોલું જીવતો હોત કઈ મજા આવે એવા જીતા ઉનાન તાપમાં મૂકે કેટલા પ્રકારના તાપ આધી વ્યાધી ઉપાધી અને બીજા તો તાપ ગળે નહીં તો આટલી બધી ચોપડી લખાય આ તાપ ના ઉતાપ ના સંતાપ ના બધી કેટલા કરતા તાપ પેલો તાપ તો દેહ ફીવર આવ્યો તે કહેવાય પણ આ માનસિક તાપ આથી વ્યાજી ઉપાધી અને હરિભાઈ દાદા સમાધિ આપે હમ ના કાઢી સોળ છ ત્યાંસી મુંબઈ સાંજે આપના જ્ઞાન વિશેની વાત સાંભળી તેમજ તેમણે આપેલી સનાતન સુધી પુસ્તિકા વાંચી આપને મળવાની મને પ્રબળ ઈચ્છા થઈ હવે મને એક પ્રશ્ન પ્રશ્નનો આપની પાસે ખુલાસો કરવાની વિનંતી કરું છું શું પ્રશ્ન પૂછે છે આત્માને જે સંત આત્માને ઈશ્વર આત્મ સાક્ષાત્કાર થઈ જાય પછી પણ આ સંસારનો એમનો શરીર અને આત્માનો બધો શા માટે ટકી રહે છે જગત ને શું કામ લાગે એટલે આ બધા જે જ્યોતિષો કરે ને જગત ને કામ લાગે એટલા માટે એમનો દેહ રહેલો ને એટલે જેટલા થયા એ બધા જગત ને કામ લાગેલા આ પ્રબંધ આવ્યું કારણ જ્યોતિષ સ્વરૂપ થાય સાક્ષાત્કાર થાય ત્યારે પોતે જતા અજવાળું આપવાનું લોકોને હતું ત્યારે બધે ચાલ્યા જાય પછી જગત ને શું કામમાં લાગ્યા જગત ના કામ ને માટે એમનું દેહ રહે છે શકે દસ વર્ષ શકે પંદર વર્ષ શકે પચીસ વર્ષ શકે પણ જગત ના કામ ને માટે હોય એમને પોતાના કામ માટે કઈ હોય જે પોતે સુખ પામે એ સુખ બીજા લોકો કેમ પામે એવી સમજ ના હોય આ સમજમાં આવે બીજું કાંઈ પૂછવું છે એમ છે દાદા કે જે મનુષ્યની જ્યારે એક પરમ શક્તિ છે જે સર્વ શક્તિ છે કે જે શક્તિથી આ બધું સંચાલન જે છે એની સાથે સાક્ષાત્કાર થયા પછી બાકી જે પરમ શક્તિ છે જે પરમ શક્તિ છે એ સાક્ષાત્કાર થયા પછી જે આપણે જીવ અને શિવ કહીએ છીએ જીવને શિવ કહીએ છીએ જીવને શિવ કહીએ છીએ આત્માને પરમાત્મા કહીએ છીએ આત્માને પરમાત્મા કહીએ છીએ એ સ્વરૂપમાં જ્યારે એ આવે છે એ સ્વરૂપમાં જ્યારે એ આવે છે ત્યારે એનો જે જે સંસારમાં જે સંબંધ છે સંસાર સાથે જે સંબંધ છે ત્યારે એનો સંસાર સાથે જે સંબંધ છે એ શાનાથી બનેલો છે જે રીતે પ્રારબ્ધના હિસાબે કર્મના પ્રારબ્ધના હિસાબે એ કર્મના એમ શું છે કર્મના પ્રારબ્ધ હા એ કર્મના કર્મના હિસાબે છે કે કેવી રીતે છે કર્મના હિસાબે એટલે પોતે સહવાસ નથી હમણાં થોડી જતું રહેવું હોય જવાય નહીં પોતે કર્મથી બંધાયેલા છે પ્રારંભના હિસાબે એટલે પ્રારંભના હિસાબે જ છે કર્મના હિસાબે પ્રારંભ બંધાયેલું છે એટલું પ્રારંભ રહ્યું હવે અહીં એમને ક્રિયા ના રહી આવે એટલે આગળના કર્મોથી છૂટી જાય છૂટી ગયા હવે બીજા કર્મ બંધ બીજા ના અમે શરીરથી તદ્દન જુદા થઈએ છીએ પણ આ ભોગવટો છે ને શરીર નો જે જે આ લોકો નું કલ્યાણ થવાનું હોય બીજો શારીરિક કઈ ભોગવટો આવે છે બધું હિસાબ નથી કરવો પડે સંપૂર્ણ હિસાબ ચૂકવાય ત્યાર પછી કામ થાય લોકોને વધુ ફાયદો થાય સંત પુરુષ નો આત્મા રહે તો ઘણો લોકોનો ફાયદો થાય કારણ ગોતી સ્વરૂપ થયા પછી ઘણા લોકોનું કલ્યાણ થાય પછી બીજું હવે પૂછી બધું પૂછી શકાય બધું પૂછી સંકોચ નહીં સાક્ષાત્કાર કરવાની ઈચ્છા થાય તો આવતી કરવાની ઈચ્છા થાય તો આવે છે મલાર વેચે જન્મ મારો મુંબઈમાં જ થયેલો છે જન્મ મુંબઈમાં પણ બાપ દાદા અમે લોકો ત્યાં રંગૂનમાં રહેતા હતા બર્મામાં એમ એમાં રાજસ્થાનના રાજસ્થાનના જયપુરના જયપુરના જયપુરના બરોબર નામ જ સત્યનારાયણ ભજન સત્યનારાયણ જયપુર શેખાવતી જયપુર શેખાવતી શેખાવતી જયપુર ના શેખાવતી શેખાવતી શેખાવતી સિક્કર સિક્કર સિક્કર ના સિક્કર સિક્કર ડિસ્ટ્રિક્ટ સિક્કર ડિસ્ટ્રિક્ટના જયપુરમાં સિક્કર ડિસ્ટ્રિક્ટના સિક્કર સિક્કર ડિસ્ટ્રિક્ટ જયપુરમાં સિક્કર ડિસ્ટ્રિક્ટ છે સિક્કર સિક્કર સિક્કર જિલ્લો છે સિક્કર જિલ્લો જયપુરમાં સિક્કર જિલ્લો છે ને તેમાં જયપુરમાં સિક્કર કરીને જિલ્લો છે ત્યાંના વતની છે કરો છો હવે નહી પાંચ એક મહિનાથી બિલકુલ બંધ થઈ ગયું હા બંધ થઈ ગયું બિલકુલ ના ભાઈ પત્તા બધા કર્યા અડાની અડે ત્યાંથી લગ્ન નથી કર્યું બ્રહ્મચર્ય વાળું છે એવું નક્કી કર્યું પછી અડે અડાય નહીં ભૂલથી અડે તો હતો ને ભાવથી ના અડે પેલા તો એવી ટેવ જ પડી ગયેલી જાણી જોઈને અડવાની પારા લેધર કહે છે લેધર કરી જતી કે પારા લેધર આપણે ચાલુ હોય ને બધું જોયેલા રસ્તામાં ચોખ્ખું કામ નહીં કરતા પહેરી દેતા સારું સાથી ટકા છે ભરનાર તો કેવું આમ પુસ્તકો લખી દે એટલા બધા એને આમાં એ પ્રશ્નો ઉભા છે એટલા બધા વૈરાગ એ બધું હોય તો બાજુ નહીં તો પછી ફસાશે આગળ પર લોકો એમ જાણે પરિણામ નથી ભરતા નથી ખરાબ પૂછનાર યાર પાચેસાની ગ્રંથિ તૂટતી નથી પાચેસાની ગ્રંથિ તૂટતી નથી ત્યાર પછી પણ ડાકો માં ડાકો માં થાય તો ફરી જશે ક્યાં થઈ ગઈ એવી પ્રતિથી પેલા થઈ ગઈ હતી દીપક કરતા દીપક કરતા પહેલા પ્રતિ થઈ ગઈ હતી પ્રતિ થઈ ગઈ હતી એવું કહેતા એની પ્રતિનિધિ હતી એટલે એમ તો લાઈન ભેગ થયેલો એટલે ચાલક બીજી રેડ હજુ પ્રતિનિધિ બધી જ નહીં બીજી રેલવે લાઈન પર ચાલક એટલે અને પ્રસિદ્ધિ થઈ કે આ ખોટું હતું એવું બધું પ્રસિદ્ધિ થાય પ્રસિદ્ધિ થાય પછી એ ઉગડવા મળે પછી એના ના પહેલા દાદા ગમે તે વાતમાં અંદર ઇન્વોલ્વ થઈ જતો હતો ને હવે તરત ખ્યાલ આવી ગયા કે આપણી આપણામાં અક્કલ નહીં આ બધું બતાવે નહીં આપણાથી હા બરોબર છે ભરત થતું બધું બતાવે આપડે પૂછતા પેલા બતાવવાનું છે પૂછનાર જોઈએ એ તો હોલમાં પૂછનાર હોય આપણે તે દિવસે કીધેલું કે પેલા કાંતિભાઈ ને વિધિ માટે ઉભો કરાવ્યો ને તો વિધિ કરી લે તો આપણે કીધેલું કે એને ચેતવું છું કે એવું સૂક્ષ્મ ખબર ના પડે તને વહેલી પ્રતિ રહી ગઈ મળી ગઈ તને વહેલી ધીમે ધીમે બેસતી પ્રસિદ્ધ પડી એવું કાર્ય ફરી થાય ને તો વાંચવી બીજું વાંચવી અટકી જાય ને પ્રતિનિધિ અટકી જાય તરત અત્યારે ભયંકર ગુના ને એમાં શું નહીં તો એવું આમ જ એવું છે એમાં શું નહીં એવું છે આવું થાય દાદા આવું થાય હમણાં કહ્યો ગુનો થાય તો આ મને નથી થયું ગમે છૂટું રાખે તે યોગ્ય કહેવાય આવો સજનભાઈ જોડે ગુનો થયો એવો ગુનો થયો હોય એવું કે આ મને નથી થયું કમ્પ્લેન થયું છે એવું કઈ છૂટું રાખે તો યોગ્ય કહેવાય તો પહેલા પણ એવું હોવું જોઈએ કરતા પહેલા કરતા પહેલા કરે છે હું નથી કરતો પણ કમલે છે તો અત્યારે કરેલું અત્યારે અત્યારે રક્ષણ કરવાનું રક્ષણ કરવા પડે કરતી વખતે યોજવાનું ને તો ચાલે કમલેશ પ્રકૃતિ કર્યા કર્યા ને તે આપણે જોઈ ની કરે કરે તો હાલ તો પછી આ પસ્તાવો કરવાની જરૂર નહીં તો પસ્તાવો કરવાની જરૂર નહીં એને કરવાનો આપણે થાય પહેલા પોતે અજાગરીમાં કર્યો હોય પહેલા આ જાગૃતિ ને કારણે કર્યો અને પછી પોતાની જાગૃતિ ઉત્પન્ન થાય કે આ મારું હોય તે યોગ્ય કહેવાય ખરું સારું ખરું પણ એ તો કચી જવાની દાન હતું કચી જવાની દાન પણ મારું નામ કેતી વખત આપણે કેવું તારે કેમ આવું બધા બોલતા કચી જવાનું એટલે જ્ઞાન નો ઉલટો ઉપયોગ કર્યો કેવાય યાદવ જ્ઞાન નો ઉપયોગ ઉલટો રસ્તે કર્યો કેવાય આવું કે આવું થાય તો જ્ઞાન નો ઉપયોગ જ્ઞાન નો ઉપયોગ ઉલટો રસ્તે કર્યો કેવાય આવું કરે તો પોતાની જાતને છેડછાડ કરવા માટે એવું ના કરવું છે તો પછી તું એને કહું કે ટપકો આપું તો વાંધો નહીં તો પોતે થઈ અને છત્તું આપવું વાંધો ને તો ઉત્તમ આ કેવાય છત્તું આપવું એ ઉત્તમ કેવાય Thank you. આ ભાંગડો ના પડવું પડે ને હવે જેમ ભાવે વધતા જ ને આપડે ભાવે જ ને વરસાદ દશા થઈ ભાવે એવું વર્ત્યા એની તો દશા થઈ છે હા પાળા નેતા રુજી કરી છે ગુના કબૂલ કરે ને આ તો તરત કબૂલ કરે મારી નાખો તો ગુના કબૂલ કરે એટલે છૂટા નહીં કરતા તરત છૂટા કરી દેવા છે દાદા નો તો સિદ્ધાંત છે ને દાદા આપનો તો સિદ્ધાંત છે ને આપનો તો સિદ્ધાંત છે કે કોઈ પણ મને ભેગો તો એ મને નાગુ કરે તેને હું તો જ કરુણા કરી કહેવાય ને એનો વાંધો નહીં પણ શું કરવું તો છે એ તો હવે પર્સમાં પર્સમાં રે દસ વાર સુધી જવાબ નહીં મળતો વર્ડ વર્ડ કરવાનું કઈ મારું મગજ પાકી ના જાય એ બરાબર છે તમે એકલા જતા મારે કોઈને વળવું નતું પડતું કઈ વાગર હતી ને આ તો બધા પહેરી ગયા છે બધા ચાર પદાર વડ વડ વડ છતાં સુધર એવું લાગે છે અંદર ખાને સાચા છે તમે હું અભિપ્રાય હતો ને બહુ સાચા માણસ છે એ કહ્યું ને સાચા છે એવું સાથે છે હા મળે કબૂલ કરી લે બધું એક હપ્તી પણ કબૂલ કરે અરે નટુભાઈ ભાઈ તમને કોઈ તમે ખબર ટોળામાં જ રહેવું પડે એવી ખાતરી થઈ ટોળામાં જ રહેવું પડે એવી ખાતરી થઈ બધી ગાયો ગાયો બધા એક જ ટોળા બે બધા નહીં સુધરા નહીં પડતા તોરામ પાસે તોરામ ગુનો નહીં કરું તોરામ ગુનો નહીં કરું એ શક્યતા ઓછી પેલા કરતા પેલા કરતા શક્યતા ઓછી ગુનો થાય ધર્મ ક્ષેત્રે તો બહાર કરેલા પાપ જોઈ જાય અહીં ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્ય નહીં તો હોય નહીં વિચાર પણ ના આવો એ ખરા લગાવીશું અક્કલ ના લગાવ પ્રતિથી થવી જોઈએ પ્રતિથી થાય તો જાય પ્રતિથી થાય આપણે અહીં પ્રતિથી થાય ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ નીકળી ગયું હવે જતું રહે હવે ફરી ના બોલાવ ગયું તારે હજુ મોટી મોટી ભૂલો કરીને આવો પેલી દાદા પેલી એક ભૂલ નીકળી ગઈ દાદા આપણે લાસ્ટ ટાઈમ મને કહેલું તારા પર નોય મારું કહીને મૂકી દઉં કે આ બધું સુધરે એવું છે નહીં એટલે એને બાજુ જ મૂકી દઉં નોય મારું કહીને એટલે એવું કરતો હતો એટલે બહુ અસર નથી થતી એવું કર્યું ને એટલે પછી પોતાના ગુનાની પોતાને અસર નથી થઈ જે ભૂલો થાય પોતાને અસર નથી થઈ આજે આપણે બહુ ક્લિયર કર્યું કે ભૂલ કરતી વખતે હું નથી કરતો એવું રહે તો પછી પેલી કદાચ વાંધો નહીં આ બહુ મોટો ફોડ પડી ગયો તું ડિસ્ચાર્જ બોલતા નથી ને કરતી વખતે બોલમાં ડિસ્ચાર્જ બોલતા નથી ત્યાં વિધિ કરી કે ત્યાં નક્કી થાય કે હવે આવું ક્યારેય નથી કરવું આ ભૂલ હવે ના થવી જોઈએ પણ પછી એના માટે જે પસ્તાવો થવો જોઈએ ને બીજા બધાને થાય એટલું બધું અસર નથી કરતું મેં એટલું બધું ભાઈ મરી ગયેલું છે ને મોટી ઉંમર કરતી આપણે પડે જોવું તો પડે ને મોટી ઉંમર કરજે ગડબડમાં કરજે ને કરે એનો અભિપ્રાય બદલાય આવું નથી જ કરો ડિસિઝન આવી જાય પણ જેમ કે આપણે બીજાને જેમ જોરદાર પસ્તાવો થાય ને એવું કઈ ના થાય મોટી મનમાં કરજો હૃદય બળી ગયું ને તેનું કઈ કરી આપણને હા બળી ગયેલું સા એનું કઈ કરી આપણને એનું કઈ કરી આપણને એનું કઈ કરી આપો ગણપણમાં કરવાનું હા હૃદય થશે નવું કરવા તમે <laughs> તો આવું કેમ થતું હતું હૃદયમાં સારી થઈ ગયું બધું હા હવે એનું શું કરવાનું દાદા હે એનો કઈ રસ્તો તો હોય ને હોય તો એ રસ્તો આપણી પાસે બધું હોય આપણી પાસે હોય બધા રસ્તા એટલે જાતે દાદા થાય હૃદય કરતા દર હૃદય ઉપર હૃદય કરતા લાગે પડી ગયું તો હા જોયું તું તો તારા ભાઈ ને શું કહું ઈચ્છા છે હૃદય આવું કેમ જ ના રહે હવે અક્કલ વાળા જોવાનું શરૂ કર્યું એટલે પેલો રાગે પડવું જોઈએ ધીમે ધીમે રાગે પડે એકદમ ના પડે કોઈ ભાવ કોઈ ઉપર આવ્યો બાપ ઉપર નથી મા ઉપર નથી તને તો ભાવ આવે એમનું જોઈને મને એવું થાય પાછું ચાલો આ ભાવ રાખવા જેવો ને બધું રિલેટિવ છે ને પહેલા એવું થતું હતું પહેલા એવું થતું હતું હવે નહીં થાય પથરો જેવો હતો કોઈ સંગ્રહ નહીં દાદા સાચું ખોટું પાડે આ વસ્તુ સાચી ને આ વસ્તુ ખોટી એવું ખબર ના પડે કોઈનું જોઈને આપણે આપણું કાઢી નાખીએ એવું સાહેબ ધીમે ધીમે પડશે જેમ જેવા ખોટી વસ્તુ પ્રસિદ્ધિ લે ને એટલે ખોટી હજુ જાણી જ નથી ને તમે કરો તો કરી એવું હજુ માન્યતા છે ને ધીમે ધીમે કઈ જઈ ના ના ભાઈ ગરાક અને ગ્રાહક થાય તો પછી એમના જેવા કશું દેવરાણી દર્શન નિરંતર મુખ માં રસ આ પ્રસાદ લાવ્યા છે દાદા માટે હૈદરાબાદ થી પ્રસાદ લાવ્યા છે દાદા આ વસ્તુ હોય નહીં કોઈક આવે આ વસ્તુ હોય મોટી વસ્તુ પ્રાપ્ત થાય છે અને ત્યાં બે દરકારી અમારી પુણે દાદા આ સંજોગ પડ્યા એવરીવેર એડજસ્ટ કરી લેવાનું રામ મારા છોકરાને ક્યારે થઈ ગયા છોકરા તમારા બધે કમાણી બહુ કરી કમાણી મારે કમાણી અહીંયા આગળ આપી દેવી મારે ઘેર લઈ લીધી શું કરું જે કમાણી છું મારો હાથના કમાયો મને મુક્ત ભર્યો એ કમાણી મારે ઘેર લઈને શું કરી એવું કે ઘર જોઈએ નથી હા જોઈએ જલ્દી કરે જેટલો લાભ એટલો લાભ છે ઘરે જોઈએ અને આવું જ્ઞાન વિજ્ઞાન હાથમાં આવે સુમંત્રી ગરજ સાચી છે ને તમને કેવું લાગે બહુ સરસ છે એમનો એમનો એ નથી એમનો સંજોગ એવા સીધા નીકળ્યા નિવૃત્તિ જેવું થઈ ગયું ને તમે નિવૃત્તિ હોય તો પાછો ફરો દાદા કહ્યું કથામાં હાથ ગાળવાનો નથી છે છોકરા નહીં છોકરાઓ તો બહુ વધે છે એમને છોકરાઓ અમે આ લક્ષ્મીચંદ ના ઓડિટ ને જોયા કરીએ છીએ તપને આ લક્ષ્મીચંદ ના ઓડિટ તપને હું જોયા કરું છું તો છોકરા કરે ગુડા કરે તો આપડે આચાર લાગતો હોય ક્યારે છોકરા કે અમે પછી છોકરાઓ કે પછી હું કહું બધા કહીએ અમે ઘરમાં હું કહું કે છોકરાઓ કે હું કહું બધા બુદ્ધિ વાળા અમે હોશિયાર અમે થોડા માણસ ખરે થોડા માણસ બધા બધા બુદ્ધિ વાળા સમજે એનો વિચાર <laughs>

પાણી હતી ગયું દાદા ની જેટલા છે એટલે પચે તમારી મને તો નીકળે ખરા પૂછે તો આગળ આવશે કોઈને પૂછો તો આવો એવું હાથી રાખો હા હાથી રાખો મેરી પાસે લક્ષ્મી પાસે ક્યાં છે તો કલિયુગ કલિયુગ મન બગડી ગયેલો કલિયુગ મન કેવો બગડી ગયેલા એમ બધો જગત ઊંધે રસ્તે ચાલે છે દાદા સિવાય બીજે બધે જગત ઊંધે રસ્તે ચાલે છે બહાર આવવાનો નથી ક્યારે પણ હા કાચું નથી પડતું કાચું નથી કવિએ કહ્યું છે બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમા વ્યવહાર ન હોય ત્યારે આત્મા ને રમાડ તો એ ઓફિસમાં બેઠા બેઠા પણ વ્યવહાર ન હોય ત્યારે દાદાના પુસ્તકો હોય કે શુદ્ધાત્માનું લખતું છોકરા કેમ ના પાડે તમને છોકરા તમારી મદદ જોઈતી નથી એમને છોકરાઓ આ વ્યવહારથી બીજો વ્યવહાર જે આવી પડે છે ને એના માટે ના પાડે છે વધારાનું કે કોઈ હમણાં એક ઓલા ફેક્ટરી વાળાને મદદ કરી એ હમણાં એક ફેક્ટરી વાળાને મદદ કરી એ છોકરાઓને ન ગમે પણ આપણે મદદ કરવાની ઈચ્છા નથી છતાં થઈ જાય છે પછી હવે એનો ઉકેલ માટે આપણે ઓલું ઘણું કરીએ પણ જયારે એનું કાળ પાકે નહીં ત્યાં સુધી ઉકેલ થાય ને કેટલા લાખ મદદ કરી એક લાખ રૂપિયા મદદ કરી છે કાગળમાં નીકળ્યા કાઈ નો નીકળ્યા એ ભૂલી ગયા કેટલા આઠ લાખ ડૂબી ગયા સાત થી આઠ લાખ ગયા નથી કાગળ આપણે શંકા કરતા નથી ગયા છે નથી કાઢી નાખ્યા નથી કાઢી નાખ્યા ગયા તેવું બધી આયુષ પકડી જાય શું કર્યું ના બોલતા બરાબર અપસુકર એવું બોલું ના બોલ હજુ ગયા નથી મારી પાસે ખબર બરાબર છે સત્યનારાયણ શંકર ગયા નથી ગયા હોય તો મળવા નથી ગયા શંકર તે પચાસ હજાર ધંધો કર્યા છે આવશે ભક્ત ફરી ધોતો બીજો વાંચતો નહીં વાંચે કરવા છે ના દાદા આ રિટાયર રિટાયર થવા માટેના પ્રયત્નો કરીએ છીએ કે દાદાની પાસે વધુ ને વધુ બેસાય દાદાની સાનિધ્યમાં વધુ ને વધુ રહેવાય પણ છતાં ચિત્રામણ હશે ને આગળ આગળની ચિત્રામણ હશે એટલે પાછી ગૂંચ પડે બરોબર થાય પછી કઈ પછી શું પછી ના પછી બોલા ટૂંકા બોલા ના ચાલે Yeah. <laughs> પોતાનું જોર કોઈ લઈ લેતો હોય તો માફી દેવો સારું કોઈ લેતો હોય ના લેતો હોય તો આપણે જબરદસ્ત ના લે છે તૈયાર છે છોકરાઓને ખબર જેમ આપણે પ્રયત્ન કરીએ તે વિલાપથી કામ થઈ જાય ઝઘડો ના થાય ને સતા થઈ જાય છે દાદા કહેલું છે કે આ ઉપાય કરો ઉપાય કરો સતાન થઈ જાય છે હવે એનો ઇલાજ શું એનો રસ્તો શું એ ગલી માંથી નીકળવાનો થઈ જતા થઈ જાય ના આપ એવું કઈ કરો કે કાયમ નું મટે કાયમ નું મટે અને બધા આપણી વાત હાજી થઈ જાય કોઈને આપણા મનમાં અત્યારે કાંઈ દુઃખ ના થાય શું કરીએ કહો એ કરવા તૈયાર ઝઘડો કરવાનું મન થાય ને ઝઘડો કરવાનો ધીરજ લાગે છે જે લાગે છે આપણે ખબર પડે ત્યારે બોલવાનું મન કર્યું મૌન રહી લીધું પરમાણુ અવાજ મારે પડી જાય મૌન લઈ દેવું મૌન કરી દો પાડે છે ચરણ વિધિ કરતા હોઈએ દાદાની પાસે વિધિ કરતા હોઈએ ત્યારે ત્યાં એની અલાવા ઘરે પણ ચરણ વિધિ કરતા હોઈએ તો જે અનુભવ થાય છે બરાબર છે જેમ કે વિધિ કરતા હોય તો દાદા પણ અમે પણ દેખાઈએ એ બરાબર છે જે હું જન્મ મરણ થી મુક્ત એવો શુદ્ધ આત્મા છું તો જન્મ થાય હોસ્પિટલ પણ દેખાય અને સ્મશાન ઘાટ પણ દેખાય એનીથી હું તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું એવું હરેક આકાશ જ્યાં સુધી વિધિ બોલીએ તો અમુક અમુક એમ બધું દેખાય છે બહુ પટાવ પટાવ કરું છું દાદાજી બીજું કશું બીજું કશું નથી જ ઘટેલો બીજું કાંઈ નહીં બાકી બધી શાંતિ ફક્ત આ ફાઇલ નંબર બે છે ને કોને ખબર કે મારા તો ભાગ્ય હોય કેટલા ભાગ્ય તારે કે હા હા એટલે તારે મૌન લેવું એટલે જોયું મૌન લેયા કરવું શું કરું મૌન લેવું બેસી રહેવું એ બોલ બોલ કરે છે આપણે હા કરવું તારે મૌન છે એ જાણી દેશે એ ભાવ એટલે એ મૌન થઈ જશે મૌનનો પ્રભાવ શું હોય છે મૌન મૌનનો મૌન વિશે જરા વિગતિક સમજાવો ના મૌન એ બોલવાનું પણ મૌન વિગત થઈ જાણે ના હોય અને પપ્પા બોલાય જાય તો ના બોલાઈ જાય ને તો થતી હોય તો ઉલટી નહીં વાય દેતા ઉલટી થઈ જવાની હોય તો ઉલટી વાય ગઈ ને એ વાય ગઈ તું કરજે ને દાદા મેં આપે છે તું ટ્રાયલ કરજે ને પેલા લોકો કહે ના અહીંથી ના કાયદો કેવો છે વ્યવહાર કરો ને કેવાય કે ધંધા માણસે કે ના તમારે કેમ દબાણ છે તમે દાદા પાસે આવ્યા કરે શું ધંધા કાયદો વ્યવહાર પછી વ્યવહારની બાદ પેલા બધા એમ કે તમે જાઓ તો આ વર્ગે એટલે વ્યવહાર ના કહેવાય ધોરણ બગાડી ગયેલી છે બઉ દાદા કહ્યું ભરત ને જેમ મૂકે કેટલા ચોપન થયા દાદા દાદા પાસે જ બેસી રહેવું છે કડાકો બોલે ને તીકડે નહીં આ ચિંતા થઈ જશે શું કહે નિરાતે તો કડાકો બોલે તો આપણે નહીં કારણ કે આપણે બધું આવું આપી દીધું લઈ લેવાય દેવાય સાધા ના એકલા અધિકાર એ સારું ના બરાબર તો વેપાર છે બોલે કડાકો બોલી જાય કેવું બોલે આ કડાકો આ કડાકો બોલી ગયો એટલે પાછા આમાં મેળાવું પડ્યું હા આ આગ લાગી ગઈ એનો કડાકો બોલી ગયો એટલે આપણે આ વ્યવહારને ઓલો એનામાં બીજો હાથ ગાળવાનો નહોતો અમારા કડાકો બોલી જાય ને તો એ થઈ પડે ચિંતા થઈ જાય ને તો બધા જ્ઞાન જતું રહે જતું એટલા હાલ તો એટલે કહું છું દાદા તમે એવી વિધિ કરો કે બધાનું માની જાય થોડુંક અમે એમના માટે કરી પછી ભલે નિરાશે કરજો પોતે દાદી કરી વિચાર કરશે એમને વધારે ના થાય અમારે દબાણ ના ચાલો દીક્ષા લેવી તે પછી ઘરમાં જે થાય છે આ ઘરમાં બહેરા દીક્ષા લેવી લેવા દેવાનું આત્મા નું ઉદાહરણ નથી આત્મા ઉદાહરણ હોય તો આત્મા સ્થિર થાય